એ આવો આવો આવી ગયા મારા નાના મોટા ભટુરિયા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ રાજકોટથી દિયા પ્રાચી અને દીપ વાર્તા સાંભળે છે ને કાંઈ અરે વાહ ભાઈ વાહ સાંભળો આજે હું તમને મૂછાળી માની વાર્તા કહેવાનો છું હો ભાઈ <laughs> વાર્તાનું નામ છે ભટુરિયા <laughs> એક હતી બકરી મે મે આ બકરી એક જંગલમાં ઝૂંપડી બાંધીને રહે હો એને સાત ભટુરિયા હતા બકરી રોજ જંગલમાં ચરવા જાય ત્યારે બચ્ચાને કહેતી જાય મે બીજું કોઈ આવે તો બારણા ઉગાડશો નહીં હું આવીને હળવે હળવે આમ બોલીશ બારણા ઉઘાડ જોરે એલા ભટુરિયા તમારી માં આવી રહેલા ભટુરિયા તમને ધવરાવશે રહેલા ભટુરિયા તમને પીવરાવશે રહેલા ભટુરિયા આમ હું બોલું ત્યારે જ બારણું ઉઘાડજો ઝૂંપડીની પાસે જ એક પીપળો હતો પીપળાનું ઝાડ હતું ભાઈ તેને બકરી ભલામણ કરતી જાય પીપળા ભાઈ મારા બચ્ચાને સાચવજે અને કોઈ બીજું આવે તો એને ચેતવજે બકરી તો રોજ આટલું કહીને જંગલમાં ચરવા જાય હો અને ચરીને પાછી આવે ત્યારે બોલે મે બારણા ઉઘાડજો રેલા ભટુરિયા તમારી માં આવી રહેલા ભટુરિયા તમને ધવરાવશે રેલા ભટુરિયા તમને ખવરાવશે રેલા ભટુરિયા તમને પીવરાવશે રેલા ભટુરિયા એક દિવસ આ બકરી રોજની જેમ બચ્ચાને બધું સમજાવી અને પીપળાને ભલામણ કરી અને પછી જંગલમાં ચરવા ગઈ પણ તે દિવસે ત્યાં એક રાક્ષસ આવેલો રાક્ષસ તો ઝૂંપડીની પાછળ સંતાઈને બધું સાંભળી ગયો બકરી તો બચ્ચાને સમજાવી અને જંગલમાં ચરવા ગઈ બે બે થોડીક વાર પછી રાક્ષસ આવ્યો બકરી જેવો સાદ કાઢીને એ તો બોલો બારણા ઉગાડજો રે એલા ભટુરિયા તમારી માં આવી છે એલા ભટુરિયા તમને ધવરાવશે એલા ભટુરિયા તમને ખવરાવશે એલા ભટુરિયા તમને પીવરાવશે રે એલા ભટુરિયા નાના નાના બચ્ચા તો માં આવી હશે એમ જાણી અને ઝૂંપડીના બારણા ઉઘાડવા માટે દોડ્યા બે બે બે એમ કરતા કરતા હો પણ ત્યાં પીપળો બોલ્યો ભાઈ બારણા ઉઘાડશો નારેલા ભટુરિયા એ છે લુચ્ચો રાક્ષસ છે રેલા ભટુરિયા એ તમને ખાઈ જશે રેલા ભટુરિયા બારણા ઉઘાડશો ના રે ભટુરિયા રાક્ષસ તો પીપળાની ઉપર ખીજાયો હો એણે પીપળાને જડ મૂળથી ઉખેડી નાખ્યો ભાઈ પણ રાક્ષસ તો બહુ બળવાન હતો એનામાં તો બહુ તાકાત હતી એટલે એણે એક પાટું મારી અને બારણા ભાંગી નાખ્યા અંદર જઈને બિચારા બચ્ચાને ખાઈ ગયો અને પછી બારણા બંધ કરીને નિરાતે સૂતો ત્યાં તો બકરી આવી બારણા ઉઘાડવા માટે બોલી બારણા ઉઘાડજો એલા ભટુરિયા તમારી માં આવી છે એલા ભટુરિયા તમને ધવરાવશે એલા ભટુરિયા તમને ખવરાવશે રે એલા ભટુરિયા તમને પીવરાવશે રે એલા ભટુરિયા બારણા ઉઘાડજો પણ ઝૂંપડીમાં તો રાક્ષસ હતો હો ભાઈ બકરી કે બચ્ચા કેમ બોલતા નથી અને બારણું કેમ ઉઘાડતા નહીં હોય ત્યાં તો બકરીની નજર પેલા પીપળા સામે ગઈ પીપળાને તો કોઈએ ઉખેડી નાખેલો બકરી કે હાય હાય જરૂર કોઈક આવ્યું છે અને મારા બચ્ચાને ખાઈ ગયું બે બે બકરીએ તો બારણાને ધક્કો માર્યો ત્યાં તો ઝૂંપડીમાંથી મોટો હ હ એમ કરતો અવાજ આવ્યો બકરી તો કે નક્કી આ તો મોટો રાક્ષસ છે હે ભગવાન બચ્ચાને જેણે ખાધા હોય તે અત્યારે ને અત્યારે ફાટી પડજો ત્યાં તો રાક્ષસનું પેટ ફાટ્યું અને તેમાંથી નાના નાના બચ્ચા એમ કરતા બહાર કૂદી પડ્યા હો ભાઈ રાક્ષસના પેટમાંથી અને પોતાની માને બકરીને બચ બચ કરતા ધાવવા માંડ્યા તો એમ કરતા કરતા હો અને ભાઈ બકરીના બચ્ચા આવી રીતે બચી ગયા તો મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો ભાઈ આવજો